કે એ શ્રવણ કીર્તન સ્મરણને કારણે એ જીવની રુચિ ભગવાનની અંદર થઈ શકે એટલે જેવી રીતે એક્ઝામ્પલ આપણે સમજીશું કે જેવી રીતે ખેતરમાં આપણે બીજ નાખી દઈએ પણ એને ખાતર પાણી ના આપીએ તો એ ઉગે નહીં એ જ રીતે ગમે એટલું ખાતર પાણી આપો પણ જમીનમાં બીજ જ ન હોય તો પણ વૃક્ષ પેદા ન થઈ શકે એટલે એ ભક્તિનું બીજ કે ભક્તિનું વરણ જે જીવનું ભગવાને કરી રાખ્યું છે એના માટે શ્રવણ કીર્તન સ્મરણ જે છે એ ખાતર અને પાણીની જેમ કામ કરે છે કે એને તમે ખાતર પાણી આપો શ્રવણ કીર્તન સ્મરણ એવો જીવ કરે તો એના ઉપર એની અસર થાય અને ભગવાનની અંદર એની રુચિ થઈ શકે પણ કોઈ જીવ આસુદી જીવ છે હવે એ શ્રવણ કીર્તન સ્મરણ એને ગમે એટલું તમે કરાવી દો પણ એમાં બીજ નથી એના કારણે અંકુરિત એ જીવમાં ભક્તિનું જે બીજ છે નહીં થઈ શકે એટલે ભગવાનની અંદર એની રુચિ નહીં થઈ શકે તો પરોક્ષ રુચિ જે છે એ જાતની રુચિ છે કે જે શ્રવણ કીર્તન સ્મરણને કારણે જીવની અંદર ઉત્પન્ન થાય છે પણ એનો હેતુ જીવની અંદર રહેલો બીજ ભાવ છે કે જેનું વરણ ભગવાને પુષ્ટિજીવ તરીકે કરેલું છે જો એ ન હોય તો શ્રવણ કીર્તન સ્મરણ પણ કામ નથી કરી શકતા એ વાતને આપણે સમજાતા એટલે પરોક્ષ રુચિ જે છે એ એ વાતને પ્રૂવ કરે છે કે આ જીવનું વરણ ભગવાને કરેલું છે એટલે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી છે પુષ્ટિ બ્રહ્મર્યાદા ભેદમાં કે કોઈ જીવ કયા માર્ગ માટે અંગીકૃત છે એ આપણે એનું મોઢું જોઈને નથી કહી શકતા કે આ જીવ પુષ્ટિ જીવ છે કે આસુરી છે કે મર્યાદા જીવ છે પણ એને ઓળખવા માટેનું એકમાત્ર લક્ષણ જે આપણી પાસે છે એની રુચિ છે કે એ વ્યક્તિને જો રુચિ બતાવે છે કોઈ માર્ગની અંદર તો આપણે એવો અંદાજ લગાડી શકીએ કે દૈવી જીવ છે કે આસુરી જીવ છે પણ એ પણ શ્યોરિટી નથી એની અંદર પણ કે આપણને જે દેખાય છે એ જ સાચું છે કે નહીં કેટલાક લોકોની અંદર એટલું બધું ટ્રાન્સફોર્મેશન વર્ષો પછી આપણને દેખાય છે મતલબ એના શરૂઆતના લક્ષણો આપણે જોઈએ છે એટલે ફોર વાલ્મીકી એક્ઝામ્પલ વાલ્મીકી ઋષિનું લઈ લો ને કે શરૂઆતમાં એની આજુબાજુ જે પણ લોકો હશે એ લોકો બધા એમને ગાળો જ આપતા હશે કે આ કેવા છે આ કેવા છે આ તો આસુરી છે કે ચોરી કરે છે આ તો ડાકુ છે પણ એના પછીનું એ નારાજજીના સંઘને કારણે જે એમનો ટ્રાન્સફોર્મેશન છે એમના જીવનની અંદર તો આપણે કલ્પના ન કરી શકીએ કે એની આકરી પ્રવૃત્તિ છે પણ જીવદૈવી છે એ રીતે ઘણા આપણા આજુબાજુના લોકોની અંદર પણ એ જાતના લક્ષણો આપણને દેખાય જ છે કે શરૂઆતમાં કોઈ જ જાતના લક્ષણો ન દેખાતા હોય પણ પાછળ જઈને ખબર નહીં ક્યાંથી એ જાતની રુચિ કે એ જાતનો પ્રભાવ એ જીવોની અંદર દેખાય છે તો એ ઠાકોરજીની કૃપા છે એ જ પ્રૂવ કરે છે કે ભગવાનની કૃપાને કારણે જ કોઈ જીવની રુચિ ભગવાનની અંદર થાય છે પ્રહલાદજીના કન્વર્ઝેશનની અંદર પણ એ ભાગવતજીની અંદર એ વાત આવે છે કે દરેક જીવ કેમ ભગવાનની સેવા પ્રવૃત્ત નથી થતું દરેક જીવને કેમ ઠાકોરજી મતલબ વેદ જે છે એ આટલા બધા ભગવાનના લક્ષણોનું વર્ણન કરે છે આટલી નિષ્કામતા બતાવે છે તો પણ કેમ જીવો સકામ કર્મો પ્રવૃત્ત થાય છે કે દરેકની ઈચ્છા ભગવાનની ભક્તિ કરવાની કેમ નથી થતી કે ભગવાનના આવા ગુણો જોઈને પણ લોકોને કેમ સંસારમાં જવાની ઈચ્છા થાય છે તો આ પ્રશ્નો છે એનું ઉત્તર એ છે કે ભગવાનની કૃપા જે જીવ ઉપર જ્યારે થાય ત્યારે એની અંદર આ બધા લક્ષણો દેખાઈ શકે શ્રવણ કીર્તન સ્મરણનો એની અંદર બહુ મોટો રોલ છે કે જેના કારણે જીવ એ દિશાની અંદર પ્રેરિત થાય છે એ કોઈક જે સંગી વૈષ્ણવ છે એના પ્રભાવને કારણે આચાર્યોની વાણીના કારણે કે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને કારણે કોઈ પણ પરિબળ કામ કરે કેમ કે લોકોનો સીધો સંગ કોઈ ગ્રંથ સાથે નથી થતું પણ કોઈ વૈષ્ણવને જોઈને એમને એમ થાય કે ચલો આ કરે છે તો આપણે કેમ ન કરીએ કે કોઈ વૈષ્ણવના આચરણને કારણે વ્યક્તિ પ્રભાવિત થાય છે કે અચ્છા આ મહાપ્રભુજીના સેવક છે કે આવા છે ચલો આપણે પણ કરીએ તો વૈષ્ણવોની અંદર એકબીજાના આચરણને જોઈ જોઈને એને પ્રેરણા શરૂઆતમાં થતી હોય છે એના પછી જઈને મેં જેવી રીતે ચોરસ વૈષ્ણવની વાર્તાઓમાં જોઈ લો કે દરેક જીવને મહાપ્રભુજીની વાણી પહેલા નથી મળી મહાપ્રભુજી પહેલા મળ્યા છે એટલે મહાપ્રભુના દર્શન કરીને એમને એમ થયા છે આ તો કોઈ મહાપુરુષ છે આમની શરણમાં મારે જવું જોઈએ પછી જઈને ભક્તિ મળી છે પછી જઈને મહાપ્રભુજી એમને ઉપદેશ કર્યો છે તો પહેલું સંઘ વ્યક્તિથી થયું છે પછી વાણીથી થયું છે તો જ્યાદાતર લોકોના કેસમાં આવું થતું હોય છે કે કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવીને પછી એને અનુસરતા અનુસરતા મહાપ્રભુજી સુધી પહોંચે છે કે મહાપ્રભુજીને જેમ આપણા કેસમાં કે મહાપ્રભુજીને અનુસરતા અનુસરતા ઠાકોરજી પાસે પહોંચીએ છીએ તો સીધા કૃષ્ણ સાથે આપણો પણ કોન્ટેક્ટ નથી થતો તો એ રીતે પરોક્ષ રુચિ જે છે એ ડાયરેક્ટ કૃષ્ણના સંગ કે કૃષ્ણના પ્રત્યક્ષ થવાથી નથી થતી પણ કોઈ ભગવદીયના સંગને કારણે અથવા આચાર્યની વાણીના કારણે જે રુચિ ભગવદ માર્ગની અંદર ઉત્પન્ન થાય છે એને પરોક્ષ રુચિ કહેવાય રુચિ ચોક્કસ વરણથી થાય છે અરે બ્રિજેશભાઈ અહીંયાથી જે પ્રશ્ન પૂછ્યો અવાજમાં સંભળાયું શું તમને ના ના સમજાય હા એટલે એમણે પ્રશ્ન એ રીતે કર્યો છે કે એ વરણ જે મતલબ જે જીવની રુચિ માર્ગમાં દેખાય છે એની પાછળનું રીઝન તો વરણ જ હોવું જોઈએ પણ હવે કયા જીવને કયા જન્મની અંદર કોઈ જાતની ઈચ્છા થઈ જાય કે જેવી રીતે અત્યારે આપણે જો કે જન્મ ના લો વર્ષ જીવનકાલ લઈ લો કે ચાલીસ વર્ષે અચાનક આ જાતની ઈચ્છા થઈ વાલ્મીકી ઋષિમાં ટ્રાન્સફોર્મેશન બહુ વર્ષ મતલબ ફોર એક્ઝામ્પલ એમ વિચાર કે એમના લગ્ન થઈ ગયા હતા એમના બચ્ચાઓ હતા એટલે કમસે કમ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષની તો ઉંમર હશે જ તો ત્યાં સુધી એ દૈવી જીવ ક્યાં ગયો હતો કે એનું વરણ ક્યાં ગયું તો એની અંદર પણ એ આ પ્રશ્ન છે આ જાતનો કે એ પણ ભગવાનની ઈચ્છા હોય છે તો આની અંદર જવાબ એ છે કે પ્રભુની ઈચ્છાથી જે થાય છે અને આપણે ત્યાં ચાર પ્રકારના એમ તો વરણ બતાવ્યા છે અત્યારે આ ક્વેશ્ચનના કોન્ટેક્ટમાં જોઈએ તો વરણ બે પ્રકારના એક જીવ વરણ અને એક સાધન વરણ તો જીવ વરણ જે છે એ દૈવી અને આસુરીનું છે જે સૃષ્ટિની આબીમાં થઈ જાય છે જીવનું વરણ સાધન વરણ એ છે કે કયા જીવને કયા જન્મમાં એ સાધન મળે પોતાના વરણ અનુસાર એ સાધન વરણ કહેવાય છે મતલબ હવે કોઈ ભગવાનની ઈચ્છા મારા માટે એવી હોય કે પચીસમાં જન્મે મને દૈવી જીવ તરીકેનું સાધન મળે કે દૈવી જીવ હું છું એ જાતે સ્ફૂર્તિ મને થાય તો એ પચીસમો જન્મ મારું સાધન વરણ છે એ સાધનની પ્રાપ્તિ કયા જન્મમાં થાય એ સાધન વરણ છે જીવ વરણ તો ભગવાનમાંથી છૂટા પડ્યા ત્યારનું થયેલું છે એ રીતે જન્મ સુધી લાંબા નહીં થાવ તો જીવન કાલમાં જોઈ લો કે વાલ્મીકી ઋષિને પાંત્રીસમાં વર્ષે જે આપની બુદ્ધિ આવી કે સંસાર તો કઈ નથી ભગવાનના નામ જ લેવું જોઈએ સંસારમાં લોકો પણ ક્યારે સાથ છોડી દે એનું કોઈ ઠેકાણું નથી તો ત્યારે એમને એ જાતની સદબુદ્ધિ આવી છે તો ભગવાનની એવી ઈચ્છા છે કે આ જ જીવનમાં પણ પાંત્રીસમાં વર્ષે એમને આ જાતનું નોલેજ મળે કે પોતે દૈવી જીવ છે એ સ્ફૂર્તિ થાય અને ભગવત ભજનમાં પ્રવૃત્ત થાય તો એવી ભગવાનની કોઈ જીવ માટે ઈચ્છા કોઈ કાલ સંદર્ભમાં છે એને સાધન મરણ કહેવાય કે એ જીવને એ માર્ગ સંબંધી સાધન કયા જન્મમાં ક્યારે મળે એ પણ ભગવાન નક્કી કરે છે હવે ઘણા જીવો છે એક્ઝામ્પલ એવી રીતે સમજી લો કે પુષ્ટિ જીવોમાં પણ બધું સમજે છે બધું જાણે છે તો પણ સેવા નથી કરી શકતા સમય સંજોગ હોય પોતાની પરિસ્થિતિ હોય કે કંઈ પણ હોય પણ નથી કરી શકતા જાણે છે કે સેવા જ મોટું સાધન છે મહાપ્રભુજીનો ઉપદેશ પણ એ છે કૃષ્ણ પ્રાપ્તિનું સાધન પણ એ છે મહાપ્રભુજીના બધા ગ્રંથો ભણ્યા છતાં એવા સંગો વૈષ્ણવના સંગ થયે છતાં બધું પૂર્ણ જ્ઞાન થયા છતાં પણ એ જાતનું સાધન નથી અવેલેબલ થઈ શકતું એ પરિવારની પ્રતિકૂળતા હોય કે પોતાની પર્સનલ પ્રોબ્લેમ્સ હોય કે કંઈ પણ હોય આપણી જ્યારે જ્યાદાતર ફેમિલીની ન હોય આપણી પોતાની જ ઇનકેપેબિલિટી હોય કે આપણાથી એટલું બધું મેનેજ ના થઈ શકતું હોય તો એ પણ પ્રોબ્લેમ જ છે ને એ જાતનું કે સાધન સામે છે પણ હાથમાં નથી આવી શકતું તો દેખાવા છતાં પણ મળતું નથી ને વર્ષો સુધી આખું આખું જીવન એ લોકો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ જીવન રહેતા હોય છે હવે કયા જન્મમાં એ લોકોને સેવા મળે કયા જન્મમાં શ્રવણ કીર્તન સ્મરણ મળે ક્યારે જઈને ભગવદીઓનો સંગ મળે એ બધું જ ભગવાન ડિસાઈડ કરે છે તો એને આપણે સાધન વરણ કહીએ છીએ તો એ પણ શ્રવણ કીર્તન સ્મરણ પણ એવું નથી કે દરેક જીવને જન્મ થતાં જ મળી ગયું હોય વૈષ્ણવ માહોલમાં ન હોય એવા લોકો પણ કેટલા બધા હોય છે હવે એક બે વૈષ્ણવ એવા મારા કોન્ટેક્ટમાં છે કે લગ્ન થયા જન્મ લગ્ન પહેલા જૈન હતા લગ્ન થયા પછી વૈષ્ણવ પરિવારમાં લવ મેરેજ કરીને લગ્ન કરીને આવે પછી રુચિ પેદા થઈ હવે પ્રેમથી સેવા કરે છે ઠાકોરજીની એટલા વર્ષો સુધી એ વરણ ક્યાં ગયું હતું કે દૈવી જીવ છે તો એ માર્ગની અંદર ક્યાં ઘૂસી ગયા અને સાચો માર્ગ એમને ક્યારે જઈને મળ્યો છે તો કેટલાક નિમિત્તથી ભગવાન એ લોકોને એ જાતના સાધનો અપાવે છે તો નિમિત્ત પણ ભગવાન ડિસાઈડ કરે છે સમય પણ ભગવાન ડિસાઈડ કરે છે ક્યારે કયું સાધન કોના નિમિત્તથી મળી જાય એ પણ ભગવાન નક્કી કરે છે તો એ સાધન વરણ શ્રવણ કીર્તન સ્મરણ એ સાધન છે નિમિત્ત છે એ લોકોની અંદર એ પૂર્તિ કરાવવાનું કે અમે દેવી જીવ છીએ કે અમારું કર્તવ્ય આ છે પોતાની ઓળખ પણ તો ત્યારે જ મળે છે ને આપણને કે આપણે આ કરવું જોઈએ કેમ કે તમે કોઈ ગ્રંથને સાંભળો છો વાંચો છો હવે ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે કેટલી બધી હવે જેવી રીતે પ્રેઝન્ટ કોન્ટેક્ટમાં જો કોઈ વિકીપીડિયાની અંદર મહાપ્રભુજી કોણ મહાપ્રભુજીનો માર્ગ શું એ હવે આખી દુનિયાની સામે બધી વાત ખુલ્લી છે હવે આપણે જ અત્યારે ચલો આપણે એ બધા લોકોથી અણજાણ છીએ પણ ફેસબુકની અંદર જે લેવલ ઉપર આપણે પ્રચાર કરતા હોઈએ તો કેટલા બધા લોકોની નજરમાં વલ્લભાચાર્ય વલ્લભાચાર્ય નામ આવતું હશે કે મહાપ્રભુજીના ગ્રંથો એ લોકોની નજરમાં આવતા હશે સુબોધની વગેરે છે ભાગવત સમજવા માટે દુનિયાના દરેક ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે પણ કેટલા લોકોની પ્રવૃત્તિ મહાપ્રભુજીના માર્ગની અંદર થાય છે ભાગવતને સુબોધનીથી સમજે છે જે મહાપ્રભુજીનું લખેલું ગ્રંથ છે તો પણ મહાપ્રભુજીના માર્ગમાં પ્રવૃત્તિ નથી થઈ શકતી પરિવારની અંદર જ જોઈ લો ને કે માતા પિતા સેવા કરતા હોવા છતાં બચ્ચાઓની પ્રવૃત્તિ એની અંદર નથી થતી કે ઘણા કેસની અંદર બચ્ચાઓને મન થઈ જાય છે માતા પિતાની પ્રવૃત્તિ નથી હોતી એક જ પરિવારની અંદર ચાર લોકોમાંથી એકની રુચિનું લેવલ અને બીજાની રુચિનું લેવલ અલગ અલગ હોય છે તો ગ્રંથો સામે છે સાધન સામે છે પણ પ્રવૃત્તિ નથી કરી શકતા લોકો તો એ શું છે કે સાધન હોવા છતાં પણ પ્રવૃત્તિ નથી થતી જે તે ચરશ્રેષ્ઠની વાર્તાઓમાં જોઈ લો કે બે સ્ત્રી પુરુષની વાર્તા આવે છે કદાચ ક્યાં આવે છે ચૌરેશ્વરમાં નથી કદાચ બસો બાવનમાં હશે તો એમની દીકરો અને વહુ એ બંને વૈષ્ણવ થયા તો બંનેની મમ્મીઓએ કીધું કે તમે કંઠીથી ઉતારતો અને કૂવામાં કૂદીને મરી જશો તો એ કરે છે તો પણ વિરોધ કેટલા મોટા લેવલનો છે સામે દેખાઈ રહ્યો છે કે વ્યક્તિ સંસારને છોડીને ભગવત ભજનમાં પ્રવૃત્ત થાય છે તો પણ નથી ગમતું એ નામ નહીં લઉં હમણાં જે કેસ થયો કે છોકરો અહીંયા વિદ્યાપીઠમાં આવીને અને ભણ્યો છે વીરની અંદર ઘરે જઈને બહારનું ખાવા પીવાનું છોડી દીધું હવે એની મમ્મી મને આવીને કે રાજાને સમજાવો કે બહારનું કાંઈ નથી ખાતો પાણી પણ નથી લેતો તો સમજાવવાની વાત નથી આ તો તમારા માટે ખુશીની વાત હોવી જોઈએ તો કે પણ રાજા આટલું બધું થોડી ચાલે સમાજમાં જીવીએ છીએ તો હવે છોકરાની અંદર દર ચાર દિવસની શિબિરનું પણ આટલું પ્રભાવ પડે છે માતા પિતા વર્ષોથી વૈષ્ણવ છે તો પણ એમ થાય છે કે અમારા છોકરાને સમજાવો કે બહારનું ખાઈ પીએ છે મને જ આવીને કહે છે એની મમ્મી કે રાજાને સમજાવો આ તો ખુશીની વાત છે ને તમારા માટે સમજાવવાનું શું છે આ તો વર્ષોથી હું સમજાવું છું તો પણ લોકો નથી કરતા હવે કરે છે તો કેમ સમજાવું તો જો આ ડિફરન્સ છે આની અંદર કે શ્રવણ કીર્તન સ્મરણ એક જ શબ્દ ચાર માણસો સમજે છે સાંભળે છે પણ એનું ઇન્ટરપ્રિટેશન દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કરે છે કોઈકની તરત જ જે રીતે ચાર દિવસની શિબિરમાં પણ એ કાર્યની અંદર પ્રવૃત્તિ કોઈ જીવની થઈ જાય છે કેટલાક લોકો વર્ષોથી સાંભળ્યા છતાંય પણ ઈચ્છા જ નથી થતી પ્રવૃત્તિ નથી થતી ઈચ્છા હોય પ્રવૃત્તિ કરી નથી શકતા ઇન્દ્રિયો સપોર્ટ નથી કરતી તો આ જેટલા પણ પરિબળો આપણી આસપાસ આપણને પ્રતિબંધકના રૂપમાં દેખાતા હોય છે એ બધું જ ભગવાન દ્વારા નિશ્ચિત સાધન વરણના કારણે થાય છે કે ભગવાન ક્યારે ઈચ્છે છે આપણે નથી જાણતા હવે એ છોકરો એના માતા પિતા એમ વૈષ્ણવ છે એ પણ અચાનક અત્યારે અત્યારે પોતે પોતે ખબર નહીં કેમ થઈ ગયા આટલા વર્ષો સુધી માતાજીના મંદિરમાં જતા હતા હવે એ છોકરો બાર ચૌદ વર્ષનો છે અત્યારે હવે અચાનક કેવી રીતે એની રુચિ થઈ ગઈ છે જન્મથી માતાજીના મંદિરમાં ગયો છે ત્યાં કેમ ન થઈ ચાર દિવસની શિબિરનો આટલો બધો પ્રભાવ બધા બચ્ચા ઉપર તો નથી પડતો એક ઉપર કેવી રીતે પડી જાય છે આ બધું જ સાધન વલણ છે આ જેટલા પણ આવા એક્સિડન્ટ આપણને દેખાય છે કે આશ્ચર્યજનક જે એક્સપિરિયન્સ આપણને આજુબાજુના વ્યવહારોમાં દેખાય છે કે કર્યા છતાંય કોઈ નથી કરતું સાંભળ્યા છતાંય કોઈની પ્રવૃત્તિ નથી થતી ઇન્ડાયરેક્ટલી કોન્ટેક્ટ થવા છતાં પણ એટલી બધી પ્રવૃત્તિ થઈ જાય છે કે આપણને એમ થાય કે રોજના આવતા માણસમાં પણ આટલી બધી રુચિ નથી દેખાતી આ બધું જ જે છે એ ભગવદ ઈચ્છાને કારણે થાય છે એવું સમજવું જોઈએ કે એ ભગવાનનું સાધન વરણ છે જે કોઈક જીવ ઉપર કયા સમય કામ કરે છે આપણે નથી સમજી શકતા તો એ જીવ અંતર્ગત પણ આવું છે આપણા જીવનકાળની અંદર પણ આવા વ્યવહારો આપણા જીવનમાં રોજ ન થતા હોય છે એ અમારી વાત નથી પણ દરેકે પોતાના જીવનમાં બધાનું પોતપોતાનો એક્સપિરિયન્સ હશે કે અચાનક કેવી રીતે આની અંદર મન લાગી ગયું કે આટલા વર્ષો સુધી સામે હતું તો પણ કેમ નતું થતું આપણાથી અચાનક કેમ ઈચ્છા થઈ ગઈ આ બધું જ સાધન વલણ છે પણ ત્યાં ઓબ્વિયસલી ભગવાનના જ આની અંદર દરેક જગ્યાએ ભગવાનનું ઇન્ટરફિયરન્સ છે જ કે જેના કારણે જીવો ઉપર આ જાતનો પ્રભાવ આપણને દેખાય છે તો આ અપરોક્ષ રુચિ છે કરો આગળ પરો અપરોક્ષ રુચિનો સબ્જેક્ટ સોરી પરોક્ષ રુચિને અત્યાર સુધી આપણે આ રીતે સમજ્યા છીએ હવે અપરોક્ષ રુચિનો સબ્જેક્ટ કરો બ્રિજેશભાઈ આચી રહેવી અપરોક્ષ રુચિ ભગવાનની આંતર કે બાહ્ય અનુભૂતિ થવાને કારણે ભગવાનમાં જે વિશેષ રુચિ ઉત્પન્ન થઈ થતી હોય છે એ રુચિને અપરોક્ષ રુચિ કહેવામાં આવે છે એટલે ભગવાનની આંતર અને બાહ્ય અનુભૂતિ આંતર અનુભૂતિ અને બાહ્ય અનુભૂતિ એટલે જ્યારે સાક્ષાત્કાર એ રીતે ગણવાનું એટલે કે ભગવાન દ્વારા એ જાતના કોઈ સંકેત મળવા કોઈ જીવને જેવી રીતે ભૂલા મિશ્રના પ્રસંગમાં જોઈ લો કે ભૂલા મિશ્રની વાર્તા જળ કૃષ્ણમાં આવે છે હવે એમણે સૌથી પહેલા એમને વિદ્યા જોઈતી હતી હવે વિદ્યા જોઈતી હતી તો કોઈ એમને કીધું કે તારા તો ભાગ્યમાં જ વિદ્યા નથી તો એને કીધું કે વિદ્યાની દેવી સરસ્વતી છે હું એનું તપ કરું એના આશીર્વાદ હોય તો વિદ્યા મળી જાય એટલે સરસ્વતીના પાસે ગયા સરસ્વતીએ કીધું કે ભગવાને તારા ભાગ્યમાં વિદ્યા નથી લખી એટલે હું વિદ્યાની દેવી છું તો પણ તને વિદ્યા નથી આપી શકતી તો એણે કીધું કે તું પછી પછી સરસ્વતી કીધું કે હું ભગવાનને પૂછીને આવું ભગવાનની આજ્ઞા હોય તો આપી તો ભગવાન પાસે જઈને અને સરસ્વતી આવે છે એમને કહે છે કે હવે ભગવાનની આજ્ઞા થઈ છે એટલે હું તને વિદ્યા આપીશ તો બોલા મિશ્રે કીધું કે હવે જેની ઈચ્છાથી બધું થતું હોય છે તો પછી મને હું વિદ્યાનું શું કરું મને તો ભગવાન જોઈએ છે હવે ભગવાન ઉપર મરવા માટે બેસે છે કે ભગવાન નહીં આવે તો નદીમાં કૂદીને આત્મહત્યા કરી લે હટ છે એક જાતની ભગવાન પ્રકટ થાય છે એની સામે પછી પૂલા મિશ્ર એવી આજ્ઞા થાય છે કે ભગવાન પ્રકટ થઈ ગયા છે તો પણ ભગવાન એવી આગળ કરે છે કે તને ભક્તિ જોઈએ તો વલ્લભાચાર્યજીને પાસે જા મહાપ્રભુજી પાસે આવે છે તો મહાપ્રભુજી જ એને ક્વેશ્ચન કરે છે કે તને તો ભગવાન મળી ગયા હવે કેમ મારી પાસે આવ્યો છે કેમ કે તું ભગવાન મળી ગયા છે પણ ભક્તિ નથી મળી તો ભગવાન હવે ક્ષણ માટે પ્રકટ થઈને અંતર્ધ્યાન થઈ ગયા એનો ફાયદો શું હવે ફરીથી તો શું પાછું એમણે તપ કરવા બેસવાનું પાછું મરવા માટેની તૈયારી રાખવાની હવે પાછા ભગવાન આવો તો રોજ રોજ તો આનો ખેલ થઈ જાય ને આ ભગવાન કેટલી વાર પ્રગટ થાય ને પ્રગટ થાય તો ભગવાન મળે આપણને ભક્તિ નથી મળી પછી મહાપ્રભુજીના સેવક થયા તો આ બાહ્ય અનુભવ છે ભગવાનનો કે જેના કારણે મહાપ્રભુજી પાસે આવ્યા નહીં તો થોડી આવતા મહાપ્રભુજી પાસે પદ્મનાભ દાસજીની વાર્તામાં જોઈ લ્યો કે મહાપ્રભુજીને કીધું કે હું તો આટલા બધા શાસ્ત્ર ભણ્યો છું એટલે તમે મને ખાલી આજ્ઞા કરશો તો મને તમારામાં રુચિ નહીં આવે કે તમારામાં વિશ્વાસ નહીં આવે મને કોઈ ચમત્કાર બતાવો તો મહાપ્રભુજી કીધું ચમત્કાર દીધું તો મથાદેવજી પ્રકટ થયા એટલા તાળ જેટલા મોટા સ્વરૂપ તો બધું મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું અને મહાપ્રભુજીમાં શ્રદ્ધા થઈ તો આ બાહ્ય અનુભૂતિ છે કોઈ જાતની જેના કારણે રુચિ થઈ છે ઘણી વખત કોઈ જાતની આંતર પ્રેરણા છે એને બાહ્ય અનુભૂતિ તો જો કોઈક જીવ ઉપર ભગવાનની કોઈ વિશેષ કૃપા છે એના કારણે થાય છે હું અત્યારે એવી જીદ કરું કે ભગવાન પ્રકટ ના થાય તો હું ગંગામાં કુદીને મરી જાય તો ભગવાન કે મરી જાઉં હું તો નહીં આવું એ જાતની ટેન્ડન્સી ભગવાનની અગર હોય તો આપણું તો જીવન ગયું ને દરેક વખતે જરૂર નથી કે બોલા મિશ્ર માટે પ્રકટ થયા તો આપણા માટે પણ થઈ જાય કે હું પણ પદ્મનાભદાસજી જેવી આઠ રાખું કે મને કોઈ ચમત્કાર દેખાડે તો જ મહાપ્રભુજીમાં મારો વિશ્વાસ આવે નહીં દેખાડે ચમત્કાર ના કરો વિશ્વાસ તમારું જીવનની વિફળતા છે ભગવાનનો તો કોઈ લોસ નથી એની અંદર મહાપ્રભુજીનો છે પ્રોબ્લેમ તો આપણી છે તો બાહ્ય અનુભૂતિ જે છે એ કોઈ જીવ માટે ભગવાનની ક્યારેક વિશેષ ઈચ્છા હોય તો એ એક્સિડન્ટ છે સાધના નથી એવી રીતે દરેક વ્યક્તિ એવી ઈચ્છા કરે પદ્મનાભ દાસજીની જેમ કે બુલા મિશ્રની જેમ દરેકને ભગવાન એ રીતે અનુભવ કરાવે એવું જરૂરી નથી તો બાહ્ય અનુભૂતિ જે છે એ ઠાકોરજીની કોઈ વિશેષ કૃપાને કારણે થઈ જતી હોય છે પણ એ એક્સિડન્ટ તરીકે એને સમજવું જોઈએ એ કોઈ જાતનો કોર્સ એ નથી કોર્સ શું છે જે પરોક્ષ રુચિનું સેકન્ડ સ્ટેપ અપરોક્ષ રુચિ છે કે હવે તમે ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કર્યું મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કર્યું એવા ભગવદીઓનો સંગ કર્યો એના કારણે ભગવાનનું પ્રાકટ્ય તમારા હૃદયની અંદર થાય છે ને જે આંતર પ્રેરણા છે કોઈ જીવની શ્રવણ કીર્તન સ્મરણમાં પરાયણ થવા માટેની હવે એ અપરોક્ષ રુચિ છે શરૂઆતમાં કોઈકના સંઘને કારણે કોઈ ગ્રંથના અધ્યયનને કારણે કે કોઈક વ્યક્તિના કારણે કે આચાર્યની વાણીને કારણે જે ઇન્ટરેસ્ટ પેદા થયો છે એકદમ બેઝિક લેવલનું એ પરોક્ષ રુચિ છે હવે જે પ્રવૃત્તિ થઈ રહી છે એની અંદર જેને આપણે રુચિના ટોપિકમાં એ રીતે સમજ્યા કે જેને આપણે સ્થિર રુચિ કીધું કે એવી નહીં કે ક્યુરિયોસિટી હતી ને અચ્છા વલ્લભાચાર્ય કોણ જાણ્યું સમજ્યું ને હવે ટાટા બાય બાય એવી નહીં પણ હવે મહાપ્રભુજી આવું કીધું છે કે ચાલો આપણે ઓર ભણીએ હવે આપણે મહાપ્રભુજી એવું કીધું તો આપણે આવું કરીએ એ જાતની હવે જે રુચિ થઈ રહી છે પ્રવૃત્તિ સંબંધી જે રુચિ થઈ રહી છે એ અપરોક્ષ રુચિ છે કેમ કે મહાપ્રભુજી કહે છે કે એનું નિમિત્ત એ જોઈ શકે કે ભગવાનનું પ્રાકટ્ય એના હૃદયની અંદર થયું છે મતલબ હવે ભગવાન એની અંદર પધાર્યા છે અને અંતઃકરણમાંથી ભગવાન જ પ્રેરણા કરી રહ્યા છે કે તું હજી આ કર તું હજી આ કર તું હજી આ કર તો હવેની જે પ્રવૃત્તિ એ માર્ગની અંદર કે સિદ્ધાંતના અનુસરણમાં એ જીવની થઈ રહી છે એ અપરોક્ષ રુચિ છે એની અંદર ભગવાનનું આંતર પ્રાકટ્ય જે છે એ કારણ છે એ રીઝન છે એ કોઝ છે જેના કારણે આ સ્થિર રુચિ કોઈ જીવની માર્ગની અંદર દેખાઈ રહી છે શરૂઆત શ્રવણ કીર્તન સ્મરણની છે જેને આપણે પરોક્ષ રુચિ કીધું હવે પરોક્ષ રુચિને કારણે જે સ્થિર રુચિ પેદા થઈ છે એનું કારણ એ છે કે ભગવાનનું આંતર પ્રાકટ્ય કે કોઈક રીતે ભગવાન અંતઃકરણમાં વિરાજીને એ જીવની પ્રવૃત્તિ એની અંદર કરાવી રહ્યા છે જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું અત્યારે પરોશવૃત્તિના સંદર્ભમાં કે એ વચનો સાંભળીને એ જ કાકાની વાણી સાંભળીને એ જ કાકાના પ્રવચન સાંભળીને કેમ બધા અસમર્પિતનો ત્યાગ નથી કરી દેતા કેમ દરેકની પ્રવૃત્તિ એની અંદર નથી થઈ જતી એ છોકરો એક વખત આવ્યો પહેલી જ વખત આવ્યો છે હજી તો રહે છે માંડવીમાં દિવસ રાત અમારે ઘરે આવન જાવન છે એટલા વર્ષોમાં ન થયું ચાર દિવસ એમાં આવ્યો તો ખબર નહીં અચાનક કેમ થયું હવે કેટલું ટકે છે નથી ટકતું એની વાત નથી કરતી પણ અત્યારે જે નિષ્ઠા એની અંદર દેખાય છે તો એનું કારણ આપણને એ જ દેખાય કે પ્રભુ તરફથી પ્રેરણા હોય તો જ થાય બાકી આ પોસિબલ નથી હમ હા

જો સૌથી પહેલીની જે પરોક્ષ રુચિ છે એમાં પણ ભગવાનનું કૃપા તો કારણ છે જ ભગવાનની કૃપા વગર તો એ પરોક્ષ રુચિ પણ શ્રવણ કીર્તન સ્મરણથી પણ પેદા નથી થઈ શકતી પણ હવે જે અપરોક્ષ રુચિનું લેવલ છે એ એક સ્ટેપ આગળ છે કે હવે જ્યારે ભગવાનની અંદર કોઈ જીવની રુચિ થઈ છે શ્રવણ કીર્તન સ્મરણ કર્યું એને એક વખત બે વખત કર્યું દસ વખત કર્યું હવે એ એ શ્રવણ ચેતન સ્મરણના પ્રભાવને કારણે જે સ્થિર રુચિ ડેવલપ થઈ છે ફોર એક્ઝામ્પલ એ વચનો સાંભળીને કે આપણે સેવા કરવી જોઈએ ભાગવતનું અધ્યયન કરવું જોઈએ કે અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ નિવેદિતનો જ ઉપભોગ કરવો જોઈએ આ બધા વચનો સાંભળ્યા આ શ્રવણ કીર્તન સ્મરણ છે પહેલી વખત આવ્યો એ પરોક્ષ રુચિ છે એમની કે સાંભળવા બેસ્યો એને આખું પ્રવચન સાંભળ્યું આ પરોક્ષ રુચિ છે હવે એ કાર્યની અંદર જે પ્રવૃત્તિ આટલી દ્રઢતાપૂર્વક કોઈ જીવની થઈ રહી છે કે સ્થિર રુચિ થઈ રહી છે કે હવે મને આ જ કરવું છે જીવનમાં કે મારા જીવનનું આ જ લક્ષ્ય છે આ જાતની રુચિ એટલે કોઈ જીવમાં દેખાય છે તો ભગવાનનું આંતર પ્રાકટ્ય આ રુચિ પાછળનું કારણ સમજવું જોઈએ જેમ બાહ્ય પ્રાકટ્ય અને આંતર પ્રાકટ્ય બે ભેદ બાહ્ય પ્રાકટ્ય મેં જે રીતે કીધું કે એક્સિડન્ટ છે કોર્સ નથી દરેક જીવ માટે ભગવાનનું આવું પ્રાકટ્ય નથી થતું વિશેષ કૃપા હોય તો થાય પણ આપણે એ જાતનો આગ્રહ એની અંદર નથી રાખી શકતા એટલે એ કોર્સને આપણે છોડી દો કે આપણું વિષય નથી એમાં હવે જે આંતર પ્રાકટ્ય છે એને આ રીતે આપણે સમજીએ છીએ કે હવે જે જીવની સ્થિર રુચિ એ સંપ્રદાયની અંદર દેખાઈ રહી છે કે આચાર્યના વચનો સાંભળ્યા પછીની જે પ્રવૃત્તિ એ જીવની અંદર દેખાઈ રહી છે એ રુચિ જે છે એ પાછળનું કારણ છે ભગવાનનું એના હૃદયની અંદર પ્રાકટ્ય કે એ શ્રવણ કીર્તન સ્મરણના કારણે ભગવાનની રુચિના કારણે એ ભગવાનનું પ્રાકટ્ય એમના હૃદયમાં એ ભક્તના થયું ને એ હૃદયમાં એ આંતર પ્રાકટ્યને કારણે અંતઃકરણ તરફથી એ જાતની પ્રેરણા જે જીવને મળી રહી છે કે હવે આમાં પ્રવૃત્તિ કરો હવે આજ તમારું લક્ષ્ય છે હવે આજ કરવું ગમે છે આ જાતની રુચિ હવે જે સેકન્ડ લેવલની રુચિ જે પ્રકટ થઈ છે કેવલ ક્યુરિયોસિટી સાંભળવું વાંચવું આવી જવું એવી રુચિ નહીં પ્રવૃત્તિ સંદર્ભી જે રુચિ જે થઈ રહી છે એ અપરોક્ષ રુચિ છે જેની પાછળનું કારણ મહાપ્રભુજી કહે છે કે ભગવાનના અંતર પ્રકટ સિવાય બીજું કોઈ ન હોઈ શકે મતલબ એ જ તરીકે ભગવાનનો રિસ્પોન્સ છે તમારી ભક્તિનું કે તમે જે શ્રવણ કીર્તન સ્મરણ કર્યું છે એનું રિસ્પોન્સ ભગવાન આ રીતે આપી રહ્યા છે કે તમે હજી ઓર કરો હજી ઓર કરો તો આ પ્રવૃત્તિ પાછળની જે ઈચ્છા જીવમાં થાય છે એ ભગવાન તરફથી રિસ્પોન્સ છે જેને આપણે આંતર પ્રકટ કહી રહ્યા છીએ એ અપરોક્ષ રુચિ છે એનું અપચો પ્રાપ્ત એ પણ એક બિલકુલ મતલબ ઓવરડોઝ ના થઈ જાય પછી જે તે હવે પચાવી કારણ તો is also equal to open equal to guru વધારે મજબૂત ફળ હતું ઉપસ્થિત નહીં હવે પછી એની વસ્તુ મળી એને પણ બાજુ વિશે બિલકુલ હા એટલે એ વાત કે એ જ્યારથી રુચિ કોઈ ભક્તમાં દેખાય છે તો મહાપ્રભુજી કહે છે કે એની પાછળનું કારણ એ કે ભગવાનનું આંતર પ્રકટ છે એના અંતઃકરણમાંથી ભગવાન એની ભક્તિને રિસ્પોન્સ આપી રહ્યા છે કે એને પ્રેરણા આપી રહ્યા છે કે હવે તો દૈવી જીવ છે આટલું મળ્યું તો હવે ઓર કરો હવે ઓર કરો એટલે જે ખાતર પાણી આપવાનું જે કામ છે આચાર્યની સાથે સાથે ભગવાન પણ કરી રહ્યા છે એ રીતે હા બોલો બ્રિજેશભાઈ શું કહેતા એટલે આમ પરોક્ષ રુચિ છે એટલે એનો આ હજી અશુદ્ધ રુચિ થઈ એવું કેવું પરોક્ષ રુચિ ધીરે ધીરે પછી આ જેમ સ્ટેજ વધતો જાય એટલે અપરોક્ષ રુચિ એટલે જયારે સાક્ષાત્કાર ભગવાનનું થાય એટલે એ રુચિ તમારી દ્રઢ થઈ ગઈ એમ અને એ રીતે ફર્સ્ટ હતી હવે અપરોક્ષ રુચિ એનું સેકન્ડ સ્ટેપ છે કે ભગવાનને અંદર પ્રગટ્યને કારણે જે રુચિ થઈ છે એ અપરોક્ષ રુચિ મતલબ મેં ભેદ બતાવ્યું ને કે એક તો સાંભળવાની ઈચ્છા થવી ને પછી પ્રવૃત્તિની ઈચ્છા થવી કેમ કે ઘણા લોકો સાંભળે છે આખી દુનિયા સાંભળે છે મેં જે રીતે કીધું કે વલ્લભાચાર્યનું નામ ઘણા લોકોએ સાંભળ્યું હશે સુબોધની વાંચે છે ભાગવતને સુબોધથી સમજે છે તો પણ કેમ બધા પુષ્ટિમાર્ગીય નથી થતા ત્યાં સુધી પહોંચ્યા છતાં પણ પ્રવૃત્તિ નથી થઈ શકતી તો ભગવાનની પ્રેરણા એ જ આપતી હોય તો થાય નહીં તો ન કરી શકે બધા શ્રવણ કીર્તન સ્મરણ થાય છતાં પણ પ્રવૃત્તિ નથી થઈ શકતી તો ભગવાનનો આંતર પ્રાકટ્ય એ પાછળનું કારણ છે આ પરોક્ષ રુચિ છે રાજા એટલે એવી રીતે સમજવાનું ને કે પરોક્ષ વૃત્તિ એવી રીતે કે ક્યુરોસિટી જાણવાની એટલે શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા અને સ્થિર રુચિ એ રીતે થઈ અપરોક્ષ રુચિ એ રીતે થઈ કે ભગવાનનું અંતર પ્રાગટ્ય થાય એટલે ઇમ્પ્લિમેન્ટેશન થાય વસ્તુનું હા બસ એ જ અર્થ છે બરાબર ને હા એટલે મેં કીધું ને એક્ઝામ્પલ કે સાંભળવું એ ફર્સ્ટ લેવલ છે સાંભળ્યા પછી કરવાની ઈચ્છા થવી એ બીજું લેવલ છે બધા સાંભળે ઘણા બધા લોકો છે પણ કરવાની ઈચ્છા બધાને નથી થતી બધા કહે છે કે આ સાચી વાત છે આ સાચી વાત છે પણ સાચું છે તો કરી નથી શકતા જે તો દુર્યોધનનું જ આના માટે પ્રસિદ્ધ વચન છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ધર્મ જાણું છું પણ પ્રવૃત્તિ નથી થતી અધર્મ પણ જાણું છું તો એને છોડી નથી શકતું તો લાચારી છે દુર્યોધનની પોતાની હવે આખરી જીવ છે પોતે જો ક્ષત્રિય છે એ જ ગુરુકુલ ની અંદર રહીને ધર્મ ભણ્યો છે વેદાદી શાસ્ત્રો ભણ્યો છે તો પણ પ્રવૃત્તિ નથી થતી ખબર છે કે આ ખોટું છે ધૃતરાષ્ટ્ર દશા જોઈ લો ધૃતરાષ્ટ્ર સેમ પ્રોબ્લેમ છે જાણે છે એ બધું બધા વેદ શાસ્ત્રો ભણેલા એ લોકો છે તો પણ નથી કરી શકતા ભીષ્મની મજબૂરી જોઈ લો ખબર છે કે કૃષ્ણ જ સાચા છે ત્યાં સુધી કે પહેલાથી કહી ચૂક્યો છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ વિજય છે મારો આશીર્વાદ લેવા માટે પણ આવવાની જરૂર નથી જ્યારે યુધિષ્ઠિર યુદ્ધ પહેલા એમના આશીર્વાદ લેવા જાય છે તો ભીષ્મ કહે છે કે કૃષ્ણ જ્યાં છે વિજય ત્યાં જ છે શકુની ત્યાં સુધીના શકુની ના શબ્દો છે કે જયારે દુર્યોધન ભગવાન પાસે સેના માંગવા માટે જાય છે ને એ સેના લઈને આવે છે ને વાંસી કરે છે અર્જુનની શકુની સામે કે એણે તો નિહત્થા કૃષ્ણને માંગ્યો કે જે યુદ્ધમાં ભાગ નહીં લે ને હું તો સેના લઈને આવ્યો તો શાકુજીના શબ્દો છે કે તે મૂર્ખતા કરી છે કે કૃષ્ણ નિહત્થો છે તો પણ આપણા બધા ઉપર ભારી પડશે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જોઈ જાય છે આ શાકુનીના શબ્દો છે હવે એવા આસુરી જીવો પણ ડર્વ જાણ્યા છતાં પણ પ્રવૃત્તિ નથી કરી શકતા આ શું પ્રૂવ કરે છે કે જીવ ની કોઈ જાતની મજબૂરી છે એની લાચારી છે જે જાણી લેવાથી સમજી લેવાથી દરેક જીવને માર્ગ મળી જાય જરૂરી નથી શકુની પણ જાણે છે પણ માર્ગ નથી મળ્યો ભગવત વિમુખ જ રહ્યા છે દુર્યોધન પણ જાણે છે તો પણ ભગવત વિમુખ રહ્યો છે ભીષ્મ છે એ પણ જાણે છે કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ પણ પોતાના જ વચનની લાચારી છે નથી કરી શક્યા કૃષ્ણનો પક્ષ નથી લઈ શક્યા કર્ણની જે જ મજબૂરી છે યુદ્ધ પહેલા કર્ણને ભગવાને કીધું ને ત્યાં સુધી એને ખબર છે કે દુર્યોધન ખોટો છે તો પણ એને કે છે કે ઉપકાર છે એનો મારા ઉપર તો એને ચૂકવવો જ પડશે મને ખબર છે મને કે તમે સાચા છો તો પણ આ પક્ષને હું નથી લઈ શકતો ત્યાં સુધી કર્ણના શબ્દો છે કે ભગવાન જયારે એમને કહે છે કે કંતિ તારી માતા છે તો ભગવાનને કહે છે કે યુદ્ધ પહેલા આવીને તમે મને કેમ કીધું આ વાત કે હવે મારી પ્રવૃત્તિ થશે તો પણ નિષ્ઠા નહીં આવે એની અંદર હવે આવીને તમે કેમ કીધું છે મને યુદ્ધ પહેલા ભગવાને બોમ્બ ફોડ્યો એ દિશામાં કે કોઈ સારી વાર્તા છે તો કર્ણ મહાજબનો છે કે હવે આવી રીતે તમે કેમ કહો છો મને પહેલાથી કેમ ન કીધું હવે કયો છે પણ હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી મને કરવું તો આ જ પડશે દુર્યોધનના પક્ષમાં જ યુદ્ધ કરવું પડશે બધા જ કેટલા બધા લોકો એ પક્ષની અંદર એવા છે દ્રોણ છે કૃપાચાર્ય છે કોણ નથી સમજતું કે દુર્યોધન ખોટો છે બધાને ખબર છે દુર્યોધન ખોટો તો પણ પ્રવૃત્તિ નથી કરી શક્યા એ લોકો તો જાણવાથી સમજવાથી શબ્દો વાંચી લેવાથી સાંભળી લેવાથી દરેક પ્રવૃત્તિમાં નથી થતી ગોસ્વામી બાળકોની એક્ઝામ્પલ લઈ લો કેવા જ્યાદાતર અત્યારની પેઢીની વાત નથી એના ઉપરનું જનરેશન બધા મહાપ્રભુજીના ગ્રંથો ભણેલા છે જેણે ચર્ચા સભામાં જે લોકોએ વિપક્ષમાં લીધું બધા જ ગ્રંથો ભણેલા છે બધાને મહાપ્રભુજીની વાણી ખબર છે બધાને ખબર છે કે મહાપ્રભુજી શું કે છે તો પણ કેમ પ્રવૃત્તિ નથી થતી કેમ સ્વાર્થ વચ્ચે આવી જાય છે કેમ પૈસા દેખાવા લાગી જાય છે તો એ વાત છે આની અંદર કે શ્રવણ કીર્તન સ્મરણ પરોક્ષ રુચિ પેદા જરૂર કરે છે પણ એના કારણે દરેક જીવની પ્રવૃત્તિ કે એ સિદ્ધાંતોને જાણ્યા પછી કરવાની ઈચ્છા બધાને નથી થતી બહુ લોકો પ્રવચન સાંભળે છે બધા કે છે કે આ સાચી વાત છે આવું કરવું જોઈએ આ સાચું છે આવું જ કરવું જોઈએ તો પણ કેમ પૂરતું કામ કરી જાય છે કોઈક મજબૂરી છે કોઈક જાતની બધાની તો ત્યાં સમજવાનું છે કે સાંભળ્યા છતાં જે નથી કરી શકતા એના ઉપર એ કૃપા નથી થઈ જે સાંભળે છે ને જે કરી જાય છે એના ઉપર ભગવાનનો અંતર પ્રવેશ એ જીવની અંદર છે કે ભક્તિનું રિસ્પોન્સ ભગવાને આપ્યું છે જેના કારણે આ જાતની પ્રવૃત્તિ એ લોકોની થાય છે એ અપરોક્ષ રૂચિ છે હા બીજી તારીખે શબ્દ પ્રમાણ એ વિષય પણ છે જે વખતે આપણે વક્તવ્ય વચનામૃત કર્યું તે જ વખતે મેં અહીંયા આગળ ત્રણ પેજ મેં લખ્યા છે અને એમાં મારું ફિલિંગ એવું હતું કે એક પ્રકારનો આશીર્વાદ જેવી વસ્તુ જે કંઈક છે સાહેબ કોઈ પણ બીજા જીવનું તમામ અજીવા વિષય

હા બ્રિજેશભાઈ અવાજ સંભળાય છે તમને બિલકુલ નથી સંભળાતું અચ્છા તો આગળ હાજી આવી જાઓ ને તમે અર્જુન કૃષ્ણ ભગવાનને આટલું બધું બોલાવે છે એમને સાંભળે છે એમનું માનતા નથી એવા અનેક અનેક દાખલાઓ ડાયલોગમાં દેખાઈ આવે છે પણ અર્જુનની એક અંતરની ઈચ્છા એવી હોઈ શકે કે એમને કૃષ્ણ ભગવાનના આશીર્વાદ મળે કૃષ્ણ ભગવાનના છેલ્લે ઘણા ચર્ચા સાથે તેના દર્શન થાય છે તો દર્શનની મહત્તાથી પણ વધારે આપણે એને આશીર્વાદના રૂપને એક્સપેક્ટેશન હશે એવી ધારણા કરીએ તો એ કેટલા અંશે ઉચિત ગણાય એટલે એ જે આશીર્વાદ છે એ જ કૃપાના રૂપમાં આપણે સમજીએ છીએ મતલબ અર્જુનની સામે તો ભગવાન પ્રકટ છે કરીને ભગવાને એ જાતનો રિસ્પોન્સ અર્જુનને આપી દીધું દરેક સ્થાન ઉપર જ્યાં જ્યાં અર્જુન નથી સમજ્યા ત્યાં સુધી ભગવાને કીધું કે તું બધા વિચાર છોડી દે હું કૌંસનો વ્યર્થ કરી તારું જે તને નરકમાં કે સ્વર્ગમાં જે ચિંતા તું કરે છે હું જોઈ લઈશ તું મેં કીધું એમ કર એ લેવલ સુધી ભગવાન ગયા છે કે તું કોઈ વાત સાંભળ નહીં કોઈ વાત વિચાર નહીં કઈ કર નહીં હું જેમ કહું છું એમ કર બધું થઈ જશે હા તો અર્જુને એવી ઈચ્છા કરી કે મેં બધું સાંભળ્યું પણ આપ દર્શન આપો તો દર્શન પણ આપ્યો તો એ ભાઈએ અનુભૂતિ પણ કરાવી છે તો સમજવાની વાત એ છે કે એ જાતનું રિસ્પોન્સ જે ભગવાન તરફથી આપણને જીવને મળે છે એને આપણે અપરો સુરુચિના રૂપમાં સમજવું જોઈએ જીવે પોતે મતલબ હવે ભગવાને મને આવીને એવું નથી કીધું કે તમે આ કરો તમને આવીને એવું નથી કીધું કે આ કરો એટલે અનવતાર કાલની અંદર ખાસ અવતાર કાળમાં તો ભગવાનનો રિસ્પોન્સ જીવને મળી જાય છે જે જીવ ભગવાનની ભક્તિ કરે છે અર્જુને જે રીતે ભગવાનને ભજ્યા છે કે ભગવાન પ્રત્યે પાંડવોનો જે પ્રેમ હતો કુંતીનું જે પ્રેમ છે એનો રિસ્પોન્સ ભગવાને એમને આપ્યું છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં પધાર્યા છે દ્રૌપદીની દરેક સ્થાન ઉપર હેલ્પ કરી છે કુંતી ત્યાં સુધી કે હવે અમારા ઉપર જ્યારે જ્યારે દુઃખ હોય છે ત્યારે જ આપ અમારી પાસે આવો છો સુખમાં અમને છોડીને જતા રહો છો અમે એવી ઈચ્છા કરીએ કે અમને આજીવન દુઃખ જ દુઃખ આવ્યા કરે કમ સે કમ આપ અમારી સાથે રહો તો આ જ આપણી ભક્તિ છે કોઈ જીવની તો અવતાર કાળમાં એ દરેકે દરેક ભક્તિને ભગવાને એ રીતે રિસ્પોન્ડ કરી છે ત્યાં જ્યાં જેવા અર્જુનને જરૂર પડી તો ભગવાન તરત પધારે છે જ્યારે અજ્ઞાતવાસની અંદર દુર્વાસા ઋષિનો પ્રસંગ આવે છે કે એટલા બધા ઋષિમુનિઓ ભોજન માટે આવ્યા ઘરમાં કાંઈ બચ્યું નથી દ્રૌપદીને ટેન્શન થઈ ગઈ કે શું કરશું તો ભગવાને કીધું કે આ તુલસી હું તારા ઘરમાં જે ખીરનો એક દાણો બચ્યો છે રસોઈમાં એ એક દાણો ભગવાને લીધું અને બધા ઋષિ મુનિઓના પેટ રહી ગયા કે હવે અમને કાંઈ નથી જોઈતું તો ભગવાન દ્રૌપદી માટે આવ્યા છે ને ઋષિ મુનિઓને ખવડાવવા થોડી બધા રહેશે દ્રૌપદી મુશ્કેલમાં આવી તો એની એની ભક્તિને રિસ્પોન્ડ કરવા માટે ભગવાન આવે છે એ જ રીતે જ્યારે મહાભારતની સભામાં ચીર જ્યારે દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કર્યું દુર્યોધન વગેરેના ભાઈઓએ તો પણ ભગવાન એના ચીર પૂરવા માટે પધાર્યા છે એ ભક્તની જે ભક્તિ છે એને દરેક જગ્યાએ ભગવાને રિસ્પોન્ડ કરી છે ભીષ્મની વાત જોઈ લો કે ભીષ્મ જ્યારે હારતા નથી એ જોયું ભગવાને અર્જુનને ભગવાને કીધું કે જો હું કહું છું એવી રીતે અત્યારે નહીં કર્યું તો આખી સેનાનો સફાયો કરી દેશે ભીષ્મ જો હજી જીવ્યા તો તો અર્જુન નથી માન્યા તો જો ધર્મ પ્રત્યે ભગવાનની ફિલિંગ ક્યાં સુધી છે ધર્મના પક્ષ પ્રત્યે કે અર્જુન વગેરે પાંડવો પ્રત્યે ભક્ત માટે કે તું નથી માનતો તો પણ તને તો હું હારવા નહીં દઉં તો ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડીને રથનું ચક્ર ઉપાડીને ઉભા થઈ ગયા છે કે હું મારી દઈશું નહીં મારી એટલી કપટની સામે લોકોનું હા એટલે રિસ્પોન્ડ છે કોઈ જીવની નું તો ભીષ્મ પણ એમ કે છે જ્યારે અર્જુન ભગવાનને રોકે છે કે આપની પ્રતિજ્ઞાને આપ નહીં તોડો હવે આપણે કીધું એમ હું મારી નાખીશ ભીષ્મને તો ભીષ્મ કે છે અર્જુનને કે તું નહીં રોક આનાથી મોટું સૌભાગ્ય શું છે કે ભગવાન મતલબ પોતાનો સૌભાગ્ય માને છે કે મારા માટે ભગવાન પણ પોતાને પ્રતિજ્ઞા જોડવા માટે મજબૂર થયા છે તો દરેક રીતે કોઈ જીવની ભક્તિ કઈ જાતની છે કોઈ સામે ભીષ્મની મજબૂરી શું છે ભગવાન પણ જોઈ છે સમજે છે નહીં તો ભીષ્મને છેલ્લે સુધી ભગવાને રિસ્પેક્ટ આપી છે જ્યારે શીર શૈયા જ્યારે એ વિચારો યુધિષ્ઠિર જ્યારે રાજ્યાભિષેક યુધિષ્ઠિરનો થઈ ગયું ત્યારે પણ ભગવાને કીધું કે વિષ્ણુ પિતામાને મળીને આવો તો છેલ્લે છેલ્લે વિષ્ણુ પિતામાનો જ્યારે ઉત્તરાયણ વખતે એમનો દેહ છોડવાના હોય છે કે મારા દેશને હું સુરક્ષિત જોઈ લઉં ત્યારે મારા પ્રાણ છોડી છે વિષ્ણુનું જે ડેડિકેશન છે એને ભગવાને આ ધર્મના પક્ષમાં લડ્યા તો પણ રિસ્પોન્ડ કર્યું છે કેમ કે વિષ્ણુ ભક્ત છે આ ધર્મના પક્ષમાં ભીષ્મ લડ્યા છે ભગવાનની સામે લડ્યા છે તો પણ ભગવાને એમની ભક્તિને આ રીતે રિસ્પોન્ડ કર્યું છે કે ચલો એમની જે પણ મજબૂરી હોય હું એને માન આપું છું કરીને યુધિષ્ઠિરને ચારે પાંચે ભાઈઓને લઈને ભગવાન પધાર્યા છે કે હવે તમે એમને મળો ને એમની પાસે ધર્મનો ઉપદેશ લો ને પછી રાજે ધર્મનો ઉપદેશ ભીષ્મે યુધિષ્ઠિરને આપ્યું પછી યુધિષ્ઠિર સિંહાસન ઉપર બેઠા ને પછી ભીષ્મે પોતાનું દેહને છોડ્યું છે તો ભક્તની ભક્તિને ભગવાન દરેક કેસમાં અલગ અલગ રીતે રિસ્પોન્ડ કરે છે જીવને મહાપ્રભુજી કહે છે કે જેનું જેવું ભાવ છે ભગવાનનું પ્રાકટ્ય જીવની સામે એ રીતે થાય છે તો આપણી ભક્તિ કઈ જાતની છે એ રીતે ભગવાનનો રિસ્પોન્ડ દરેક જીવને એ રીતે મળે છે તો અવતાર કાલમાં જે રિસ્પોન્ડ મળે છે બાહ્ય અનુભૂતિના રૂપમાં મળે છે આ રીતે મળે છે જે ભક્તોના ચરિત્રોમાં આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ મહાભારતમાં જો વ્રજભક્તોના કેસમાં જુઓ તો માથે પડી ગયા છે તો પણ ભગવાન કહે છે તો પણ ચાલશે વ્રજભક્તોને ક્યાં સુધી ભગવાને કંઈ નથી બોલ્યા ત્યાં સુધી કે પધારી ગયા પોતાના કર્તવ્ય માટે તો પણ ઉદ્ધવજીને મોકલીને પાછી એમની સુભી તો લીધી છે કે ચલો એમને સાંભળી આવું એમને જોઈ આવું ને ઉદ્ધવજીને ત્યાં સુધી કીધું છે ઉદ્ધવજી તો શાસ્ત્ર ભણેલા બધા શાસ્ત્ર જ્ઞાનથી સંપન્ન એવા ભગવાનના ભક્ત છે તો પણ એમને કહે છે કે પ્રેમ શું છે ઉદ્ધવજી કહે છે કે અમે આટલા બધા છે તો પણ કેમ તમે એમને યાદ કરો છો તો ભગવાન કહે છે કે જાઓ એમને મળીને આવો તો ઉદ્ધવજીના વિષયમાં ભાગવતજીમાં સ્પષ્ટ આવે છે કે ઉદ્ધવજીને ભગવાનનો હેતુ ઉદ્ધવજીને ગોપીજનોને સાંત્વના આપવા માટેનું નહોતો પણ ગોપીજનોના ભાવ પરથી ઉદ્ધવજી ભક્તિ શીખે એ ભગવાનનું મૂળ હતું તો ત્યાં સુધી ભગવાને એમની કેર લીધી છે તો ઉદ્ધવજીના ભાવને પણ આ રીતે રિસ્પોન્ડ કર્યું છે ગોપીજનોના ભાવને એની રીતે રિસ્પોન્ડ કર્યું છે તો અવતાર કાળની અંદર દરેક જીવને ભગવાન એમના ભાવ પ્રમાણે રિસ્પોન્ડ કરે છે અનવતાર કાળની અંદર આપણી ભક્તિનું રિસ્પોન્સ ભગવાન આ રીતે આપે છે એ કાર્યની અંદર વધારે પ્રવૃત્તિ કરાવીને હવે એને ડાયરેક્ટલી એ રીતે આપણને સમજાતું નથી પણ એ રીતે સમજો કે ભગવાન ભક્તને પોતાની પાસે તો લાવી રહ્યા છે ને એક એક સ્ટેપ જે આપણે આગળ લઈ રહ્યા છીએ શ્રવણ કીર્તન સ્મરણની અંદર પહેલું શ્રવણ કીર્તન સ્મરણનું સ્ટેપ સેકન્ડ એમાં પ્રવૃત્તિનું સ્ટેપ પછી હવે આગળ જે રુચિ પ્રેમ આસક્તિ અને વ્યસન જે નેક્સ્ટ ટોપિક આના પછીનું છે એ જે સ્ટેપ્સ ભગવાનના જે એક એક લેવડાવી રહ્યા છે આપણને એ આંગળી પકડી પકડીને પ્રવૃત્તિ જે કરાવી રહ્યા છે ભગવાન જ કરાવી રહ્યા છે તો એ રિસ્પોન્સ ભગવાનનો કઈ જાતનો છે કે ભગવાન જ આપણને પોતાની નજીક લાવી રહ્યા છે આપણો હાથ પકડી દેખાતો નથી આપણને પણ ભગવાન જ આપણને લાવી રહ્યા છે પોતાની પાસે નહીં તો ક્યાંથી મળ્યું આ બધું આપણને કે સો જણાની ઈચ્છા ના થઈ એકની પ્રવૃત્તિ કેવી રીતે થઈ ગઈ તો ભગવાન મહાપ્રભુજીનું જો લાલુ ભટ્ટજી જે આની અંદર વાત કહે છે ને કે આંતર પ્રવેશ અપરોક્ષ રુચિનું કારણ છે એ સમજવાનું એ પ્રવૃત્તિ કે આ જે રીઝન લાલુ ભટ્ટજી આપી રહ્યા છે સમજાવવા પાછળની વૃત્તિ એ છે કે એ જ જાતનું મગજ આપણું બનવું જોઈએ કે આ એક એક સ્ટેપ આપણે જે ભગવાન તરફ લઈ રહ્યા છીએ ભગવાન આપણને લેવડાવી રહ્યા છે એક એક સ્ટેપ પ્રભુ તરફ આપણો જે જઈ રહ્યો છે ભગવાન જ લેવડાવી રહ્યા છે આપણને એ પરોક્ષ રુચિથી લઈને વ્યસન સુધીની અવસ્થા અત્યારે આગળનો સ્ટેપ આવે નથી પણ એને પાંચ સ્ટેપમાં આપણે ગણી લઈએ તો પરોક્ષ રુચિ અપરોક્ષ રુચિ પછી પ્રેમ પછી આસક્તિ અને પછી વ્યસન ને માનસી આ જે પાંચ સ્ટેપ છે ભક્તિની વૃદ્ધિના એ એક એક ભગવાન જ લેવડાવી રહ્યા છે એ જ રિસ્પોન્ડ ભગવાને આપણા હૃદયમાં બિરાજીને કર્યું છે કે હવે આમાં પ્રવૃત્તિ કરો હવે આ તમારો માર્ગ છે આ એક માર્ગને પકડી લેવાનું જે ઇન્ટરેસ્ટ શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પેદા થયું છે ભગવાનની જ કૃપા છે કોઈ જાતની ને કૃપા દ્વારા ભગવાનનો રિસ્પોન્સ છે આપણી ભક્તિ માટે ને એના દ્વારા આપણો ઉત્સાહ જે વધી રહ્યો છે એની અંદર એ પ્રવૃત્તિમાં આગળ આગળ કે હજી કરીએ હજી કરીએ કે હવે આમ કરીએ કે જે આગળ હવે રુચિ પ્રેમ આસક્તિ વ્યસનમાં આવશે કે પ્રેમની અવસ્થામાં જીવનની મનોવૃત્તિ કેવી હોય આસક્તિના લેવલ ઉપર આપણી મનોવૃત્તિ કેવી હોય વ્યસનના લેવલ ઉપર કેવી હોય માનસી તો ફલ જ છે તો ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચી ગયા તો એક એક અવસ્થાને પકડતા પકડતા ભગવાન જ એક એક સ્ટેપ આપણને લેવડાવી રહ્યા જે રીતે મા પોતાના બચ્ચાને એક એક પગલું ભરાવડાવે તો એ રીતે ભગવાન જ આપણને એક એક સ્ટેપ પોતાની નજીક લાવી રહ્યા છે એનું આ સિગ્નલ છે જે તમારી પ્રવૃત્તિ થઈ રહી છે એક સ્ટેપ થી સેકન્ડ સ્ટેપ હેલો હા બોલો પ્રિજેશભાઈ તો આમાં એક એક ઇન્ટરપ્રિટેશન આવું થાય કે સમજો કે નો જે એક ક્રમ જે આપણે આપણને આપ્યું છે પરોક્ષ રૂચિ એક શરણ દીક્ષા થઈ અપરોક્ષ રૂચિ એટલે ઠાકોરજીના આપણે બ્રહ્મ સંબંધ જે કહીએ કે આપણી સામે સાક્ષાત થયા પછી એને એ જ સમજો પ્રેમ આસક્તિ વ્યસન અને માનસિક આ રીતે બી થઈ ગયા પરોક્ષ રુચિ એટલે આપણે સમજો શ્રવણ કીર્તન શ્રમણ જે શરણ દીક્ષા લીધા પછી આપણે કરવાની એટલે એક પરોક્ષ રુચિનું થયું પછી એને દ્રઢ કરવા માટે જો બાહ્ય અનુભૂતિ જેમ આપણે આપણા ઠાકોરજી ને સેવા કરીએ એક અપરોક્ષ રુચિ તરીકે આપણે લઈએ અંતર અને બાહ્ય અનુભૂતિ હવે આપણા માટે આપણા ઠાકોરજી તમે સાક્ષાત કદાચ ભગવાન બી આપણા સમક્ષ આવી જાય તો આપણે એમ કહીએ કે મારા ઠાકોરજી આ છે આપણે કદાચ એમને સ્વીકારો કે ના સ્વીકારો પણ એમ મારા ઠાકોરજી તો હવે આ જ છે મારી સાક્ષાત તો એ થયા પછી એટલે આ પરોક્ષ અને અપરોક્ષ એ રીતે કરી શકીએ આપણે કરી શકીએ મતલબ પરોક્ષ રુચિનું જે રિસ્પોન્સ છે શ્રવણ કીર્તન સ્મરણના રૂપમાં આપણે જે પરોક્ષ રુચિ આપણી પ્રકટ થઈ છે ભગવાનને વરણના કારણે કે સાધન વરણના કારણે થયું અપરોક્ષ રુચિના લેવલ ઉપર પ્રવૃત્તિની જે ઈચ્છા થાય છે નેક્સ્ટ લેવલ છે એનું પરોક્ષ રુચિને શરણાગતિનું લેવલ સમજી લ્યો એના પછી ભક્તિનું લેવલ માની લ્યો એને ને પ્રેમ આસક્તિ વ્યસન તો કોઈ જીવને સેવાનું સાધન નથી મળ્યું તો શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા જ એ સાધન સુધી આ માનસી સુધી પહોંચી જાય અથવા સેવાનું સાધન અગર મળી જાય છે ભાગ્યવશ તો બ્રહ્મસંબંધ લઈએ આપણે પછી તનુવિત જ્યાં સેવા કરીએ સેવા કરતા કરતા પ્રેમાશક્તિ અને વ્યસનની અવસ્થા આવે તો એ રીતે આ પાંચ સ્ટેપને સમજવા જોઈએ પણ દરેક સ્ટેપ જે એક એક પગલું આપણે આગળ વધારી રહ્યા છીએ એ ભગવાન તરફથી આપણી ભક્તિને મળતો રિસ્પોન્સ છે એવું સમજવું જોઈએ એમાં આપણે એવું વિચારીએ કે હવે મને પ્રેમ થયો મને વ્યસન થયું મને આસક્તિ થઈ કે મને રુચિ થઈ હવે મારી પ્રવૃત્તિ થઈ હું તો આટલું બધું કરું છું એવી ફિલિંગ ના આવીને ભગવાનનો એ રિસ્પોન્સ છે કે જેના કારણે આપણને એવી ઈચ્છા થઈ છે એવું સમજવું જોઈએ કેમ કે નહીં તો આવી ઈચ્છા કોઈ જીવને થાય જ નહીં એનું પ્રત્યેક એક્ઝામ્પલ મેં જે રીતે આપ્યું મને પોતે મેં પોતાના જીવનમાં જે રીતે જોયું કે દસ બચ્ચાઓમાંથી એકને કેમ એવી જાતની ઈચ્છા થઈ ગઈ કે વર્ષોથી સાત આઠ વર્ષની શિબિરમાં આવે છે પણ ના થયું હોય છોકરો પહેલી જ વખત આવ્યો છે તો કેમ થઈ ગયું તો એ સાધન ધરણ પણ બતાવે છે કે સમય હશે એનું ઠાકોરજીને એક્સેપ્ટ કરવાનો તો એ ને આગળ જઈને ભગવાનની ઠાકોરજીની કૃપા એના પર હોય ને સ્થિર રુચિના રૂપમાં પરિણમી જાય તો આગળ હવે કેટલો મોટો ભક્ત બની શકે મતલબ એની ભક્તિમાં દ્રઢતા કેટલી હોઈ શકે સમજવાની વાત એ છે તો એ રિસ્પોન્સ જે છે ભગવાનનું જ આંતર પ્રાકટ્યને કારણે એની એ પ્રવૃત્તિ દેખાય છે આપણને કાંઈ કીધું બ્રિજેશભાઈ તમે આ જ આપણે અગિયારમી આ જ આપણે આપણે જીવ તરીકે આપણી અગિયારમી ઇન્દ્રી મનને ભ્રમ સાથે જોડી લઈએ તો એ ઉચિત ગણાય કે કેમ આ એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મને હું પોતે વિચારી રહ્યો છું પોતાનું મન છે એ જ પોતે જ ભ્રમ છે અંશ અંશ છે એવું તો આપણને આચાર્ય ચરણ કહે છે તો હા એટલે પોતાના મન વિશે આની અંદર ઘણું મોટું આપણે સમાધાન સમજવા માટે સમાધાન કરવું જોઈએ અને આને સમજવાનો કોશિશ કરી રહ્યો છું હા એટલે એ જાતની જે રુચિ જીવમાં થઈ છે એનું મન એની અંદર લાગ્યું છે કે બુદ્ધિનો પ્રવેશ એની અંદર થયો છે એ એ અવિદ્યાને આપણી ભગવાને દૂર કરી છે ને વિદ્યાની અંદર આપણો પ્રવેશ છે ભગવાનની જે ભક્તિ છે એ વિદ્યા છે એક જે અવિદ્યાને દૂર કરનારી છે આપણો જેટલા પણ ભ્રમ છે જેને મહાપ્રભુજી અધ્યાસના રૂપમાં સમજાવે છે જે જીવ વિવેકના ટોપિકમાં આપણે સમજ્યા કે આપણને પાંચ પ્રકારના અધ્યાસ થઈ જાય છે આત્માને જ્યારે દેહ લાગે છે પ્રાણ લાગે છે અંતઃકરણ લાગી જાય છે ઇન્દ્રિયો લાગી જાય છે તો જીવાત્મા એ બધામાં ફસાઈ જાય છે અને પોતાનું સાચું સ્વરૂપ સમજી લે છે ને ભગવાનનો હું અંશ છું એ જાતની અનુભૂતિ એની જતી રહે છે એ અધ્યાત્મને ભગવાન આ રીતે દૂર કરે છે શ્રવણ કીર્તન સ્મરણ એનું સાધન બને છે ભગવાનની આ એક વિદ્યાશક્તિ છે જે આ રીતે રિસ્પોન્ડ કરે છે અને અવિદ્યાને દૂર કરે છે જેના કારણે જીવના ભ્રમ છે એ દૂર થઈ જાય છે જે ચેતની કૃષ્ણ પ્રવણતા થઈ જાય છે તો આ એનો સ્ટેપ છે એક એક એ અવિદ્યાને દૂર કરવાના સર્વાત્મ ભાવ વિવેક ની અંદર વધારે ક્લિયર થશે કે એક એક અવિદ્યાને ભગવાનની કઈ કઈ લીલા અથવા ભગવાન પ્રત્યે કયું કયું આપણું સાધન દૂર કરે છે અત્યારે એક નાના લેવલ પર આને એ રીતે સમજી લો કે આપણી જે તનુજા સેવા છે એ આપણા દેહાધ્યાસની નિવૃત્તિ છે કે જે વિત્તજા સેવા છે અથવા મમતાનું ભગવાનને જે સમર્પણ છે એ આપણી ઇન્દ્રિયાધ્યાસની પ્રાણાધ્યાસની કે અંતઃકરણાધ્યાસની નિવૃત્તિ છે ને એના દ્વારા જે ચિત્તની કૃષ્ણ પ્રવણ થઈ રહી છે એ સ્વરૂપ સ્મૃતિ નામની જે વિદ્યા છે આ વિદ્યા છે નિવૃત્તિ છે આ રીતે ભગવાનની સેવાના કે મહાપ્રભુજીની બતાવેલી સાધના પ્રણાલીના એક એક સાધન એ એક જ અવિદ્યાના નિવારક છે જે વિદ્યાશક્તિ તરીકે આપણા ઉપર કામ કરે છે તો આ જે રિસ્પોન્સ છે એ ભગવાન તરફથી આ રીતે આપણને મળે છે કે મહાપ્રભુજીના દ્વારા બતાવેલું એક એક સાધન એ એક એક અવિદ્યાને દૂર કરે છે એ ભગવાનની વિદ્યા શક્તિ આપણા ઉપર કામ કરે છે મહાપ્રભુજી જે વિદ્યા વિદ્યાના અવિદ્યા છે તમે જેમ કહો છો કે મન મનનો ભ્રમ છે એ ભ્રમ દૂર થાય ના એ પોતે ભ્રમ છે બ્રહ્મ બ્રહ્મ શ્રી કૃષ્ણ હા બ્રહ્મ હા એટલે હું એ જ કહું છું કે એ અવિદ્યાની નિવૃત્તિ જે એક એક સ્ટેપ ઉપર થતી જાય છે ત્યારે ત્યારે એ અનુભૂતિ સ્ટ્રોંગ થતી જાય છે પરોક્ષ રુચિના લેવલ ઉપર એ જાતની અનુભૂતિ કે હું કૃષ્ણનો સેવક છું મહાપ્રભુજીનો સેવક છું ભગવાન મારા અંશી છે હું એમનો અંશ છું આ માઇન્યુટ લેવલ ઉપર હોય છે જે વ્યસનના લેવલ ઉપર સ્ટ્રોંગ થતી જાય છે જે એક એક સ્ટેપ અવિદ્યાના એક એક પાસાની નિવૃત્તિ અને વિદ્યાની એક એક પ્રવેશ જીવની અંદર એ એક્સપ્લેન કરે છે અને એ એક એક જે અવિદ્યા દૂર થતી જાય છે એ આપણી ભક્તિ પ્રતિ ભગવાનનો રિસ્પોન્સ એ રીતે સમજવું જોઈએ વિદ્યાને એન્જોય કરવાની વાત છે ફળ છે એને એને શું શું કહેવાય એન્જોય કરવાની પ્રેક્ટિસ રીત જે બધી આપણને પેદા થાય મતલબ દેહાધ્યાસ ની નિવૃત્તિ થવી ને પ્રાણાધ્યાસ ની થવી ઇન્દ્રિયાધ્યાસ ની થવી અંતઃકરણાધ્યાસ ની થવી એ એક એક અધ્યાસ ની જે નિવૃત્તિ મતલબ જેમ કે દેહાધ્યાસ ની નિવૃત્તિ નું સામે કરસ્પોન્ડિંગ શું કે સેવક ભાવની પ્રવૃત્તિ કે હું સેવક છું કૃષ્ણનો આ ભાવ સ્ટ્રોંગ થવું એનું મતલબ કે દેહાધ્યાસ તમારો નિવૃત્ત થયો છે જેવી રીતે જે જીવો જે પુરુષોત્તમ એ નામ મને યાદ નથી આવતું એક જે વાર્તામાં આવે છે કે એમના પુત્રને જ્યારે એવું થયું કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને હવે મારે સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ તો એમના પિતા એમને પચીસ વર્ષના લાગ્યા યુવાન લાગ્યા તો સેવાની અંદર આ દેહાધ્યાસની નિવૃત્તિ છે અને સેવક ભાવમાં પ્રવૃત્તિ છે સેવક ભાવ જ્યારે આટલો સ્ટ્રોંગ થાય છે ત્યારે દેહની ફિલિંગ કે દેહની અંદર આત્માનો જે અધ્યાસ છે ઘટ્યો છે કૃષ્ણ સાથે જોડાય છે આત્મા એને તો પ્રૂવ કરે છે નહીં તો કેમ આટલો બધો જોશ આવ્યો આટલી બધી પ્રવૃત્તિ ક્યાંથી આવી અનુમાન તો થાય હા ઓબ્વિયસલી આપણે એને એ ચોખ્ખું દેખાય છે એ ચોખ્ખું દેખાય છે એ ચોખ્ખું દેખાય છે આપણને કે દેહાદ્યાસની નિવૃત્તિના પરિણામે જ આ જાતની પ્રવૃત્તિ થાય જે બધા એક્ઝામ્પલ લો કે અમારા મોટા દાદી જ્યારે તો લીલામાં પધારી ગયા એમની સાથે જેવું થયું હતું ઠાકોરજીની આરતી કરતા હતા એમનો પલ્લુ આખો બળવા લાગી ગયો આગ લાગી ગઈ એટલે સેવામાં હતા ત્યાં સુધી ખબર જ નહીં પડી એમના દીકરાએ આવીને કીધું કે આપની થાળી બળે છે આખું શરીર બળી ગયું મતલબ આખી પીઠ બધું બળી ગયું ખબર નહીં પડી એમને એ મનોનિવેશ કેટલો બધો છે તો જ તો આ દેહાધ્યાસ દૂર આ દેહાધ્યાસ એમની આત્માનું છે એ નિવૃત્ત થયું છે ઠાકોરજીની હું સેવક છું ઠાકોરજીની સેવામાં છું આ ભાવમાં પ્રવૃત્તિ થઈ છે તો જ આ જાતની ફિલિંગ છે ને નહીં તો આપણને તો આટલું ચટકો થાય તોય ખબર પડી જાય છે આ સ્ટ્રોંગનેસ ક્યાંથી આવી આટલી પ્રવૃત્તિ ક્યાંથી આવી આકરણ રાજાનું એક્ઝામ્પલ લઈ લે તો માનસીના લેવલ ઉપર હતા હવે તીર આરપાર નીકળી ગયું ઠાકોરજીનો શૃંગાર કર્યો તો પણ નથી ખબર પડી એ મનોનિવેશ કેટલો બધો છે એ અવિદ્યાની નિવૃત્તિ કયા લેવલની છે ને વિદ્યાનો પ્રવેશ ક્યાં સુધી છે એટલે એક એક અભ્યાસના જે પાંચ સ્ટેપ છે એ આ પાંચ સ્ટેપ દ્વારા એક એકની નિવૃત્તિ છે કે જ્યારે જ્યારે જે તમારી પરોક્ષ રુચિ થાય કે સેવકની ભાવના તમારી અંદર આવે દેહાધ્યાસ નિવૃત્ત તો કરે છે કેટલા પર્સન્ટેજમાં કરે છે આપણો વિષય નથી કયા લેવલ ઉપર કેટલા પર્સન્ટેજનો આપણો અધ્યાસ હંડ્રેડ પર્સન્ટ થયું સેવન્ટી થયું ફિફ્ટી થયું કે ટેન થયું પણ એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે આપણા માટે જો વન પર્સન્ટ કે ટુ પર્સન્ટ થયું છે તો પણ એ જાતની ફિલિંગ આવી પણ બહુ મોટી વાત છે તો એ રીતે પણ આને નાના ઘણા બધા પર્સ્પેક્ટિવ છે જે વ્યૂ ઈચ્છો એનાથી સમજી શકાય છે પણ સમજવાની વાત એ છે કે મહાપ્રભુજીનું જે સીધો સટીક મત અંદર એ છે કે કોઈ જીવની પ્રવૃત્તિ જો દેખાય છે તો એનો મતલબ એ છે કે અંતકરણમાં બિરાજીને ભગવાન જ એ કાર્યની અંદર એને પ્રવૃત્ત કરી રહ્યા છે નહીં તો કોઈ પણ જીવની આટલા મોટા સંસારમાં અહંત મમતામાં ફસાયેલા જીવની વન પણ પ્રવૃત્તિ આની અંદર થવી એ બહુ મુશ્કેલ વાત છે એમાં પણ જેમ ભગવાન મહાપ્રભુજી કહે છે કે કરોડોમાં એક એવો માણસ નીકળે છે કેમ કે સંસાર જ એનું અટ્રાક્શન એ જાતનું છે કે જેમાંથી દરેક જીવનું બચવું પોસિબલ નથી પણ જો એ બચી શકે છે તો ભગવાનની કૃપા ત્યાં કામ કરે છે ભગવાનની એ જીવની ભક્તિનું એ રિસ્પોન્સ છે એ રીતે એને આપણે લેવું જોઈએ જેને આપણે અપરોક્ષ રુચિ કહીએ ઠીક છે તો આજનો વિષય અહીંયા રાખીએ આ પરોક્ષ ને પરોક્ષ રુચિને આપણે આ રીતે જો આગળનો વિષય પણ થયું છે આની અંદર એક એક આગળ આવતા આવતા સમજાઈ જશે આની અંદર તો નવું હતું પરોક્ષ રુચિ લાસ્ટ ક્લાસનું એટલે હવે નેક્સ્ટ ક્લાસ આપણે સોમવારે જ લેશું આ બે વખત સોમવારે થઈ નહી શક્યું એટલે બુધવાર ખાલી દિવસ હતો તો આપણે લઈ લીધું છે જેનાથી દિવસો વેસ્ટ ન જાય યુઝ કરી શકે આપણે ટાઈમને હવે સોમવારે સાડા નવ થી સાડા દસ અને બુધવારથી નેક્સ્ટ બુધવારથી ગીતાજી સ્ટાર્ટ કરી રહ્યા છીએ એટલે અત્યારે એ જાતનો વિચાર છે એની અંદર કે છ અધ્યાય સુધી આપણે અમૃત તરંગીણી લીધી છે પણ હવે અમૃત તરંગીણીને નઈ કન્ટિન્યુ કરીએ આપણે પહેલા અધ્યાયથી શ્લોક શ્લોકાર્થ અને નાગલ ગાંધીનું વિવેચન એ રીતે ગીતાજી સ્ટાર્ટ કરવાનું દર બુધવારે એ આપણે નાંદલાલ વિવેચન વાળી જે ગીતાજી છે એ એટલે શ્લોક વાંચવાનું એનો શ્લોકાર્થ વાંચવાનો પછી નાંદલાલ ગાંધીનું વિવેચન વાંચવાનું એટલે એ થોડું બુદ્ધિગ્રાહ્ય આપણા બધા માટે બની શકે અને એક અધ્યાય પૂરું થાય એના પછી શ્યામુ કાકાએ જે ગીતાનું સંક્ષેપ લખ્યું છે એમનું ગ્રંથ એક એક ગ્રંથ ની સમરી શ્યામુ કાકાએ સંતોષ ટીકાના રૂપમાં આપી છે એને લેશું એ કાકા કરાવશે ને એ સંદર્ભી આપણા જેટલા પણ પ્રોબ્લેમ હશે તો શ્યામ કાકા એક દિવસ અરેન્જ કરીને એને ક્લિયર કરશે દર બુધવાર હા એ સંસ્કૃત ટીકા છે શ્લોક ના રૂપમાં એટલે માટે આપણને જેટલું જેટલું સમજાશે એ રીતે એના અધ્યાય ના અઢારે અઢાર અધ્યાય ઉપર છે દર અધ્યાય ઉપર એક એક શ્લોક કે એક એક વચન ઉપર નથી આખા અધ્યાય ની સમાધિ છે હમણાં રાકેશભાઈ સેમિનાર વખતે લીધું હતું ને તો એ એક એક અધ્યાય સમારી છે એક એક મહેશભાઈ આપી દેજો તો એ પુસ્તક જે શ્યામુકાની છે એક એક અધ્યાય ઉપર તો એ આપણે બધા સાથે મળીને એને કોશિશ કરશું સમજવાની ને પછી એ સંદર્ભે જેટલા પણ શંકા સમાધાન વગેરે હશે તો શ્યામુકાકા એક દિવસ બિરાજી કરશે કેમ કે મેં વિનંતી કરી હતી એમને કે આપ જ કરાવો તેમણે કીધું કે અત્યારે સમયની એટલી બધી અનુકૂળતા નથી તો કાકા આપણે એમનું હિન્દી ટ્રાન્સલેશન કરીને જેટલું જેટલું સમજાશે એવું કરતા જશું સુધીનાથી વ્યાખ્યાના રૂપમાં પણ આવી જાય કેમકે કે જે લખ્યું છે એ માત્ર શ્લોકબદ્ધ સંસ્કૃત ટીકા છે તો એ રીતે થઈ જાય અને પછી જે પણ પ્રોબ્લેમ હશે આપણને તો શ્યામકા છે સોલ્વ કરવા માટે એક દિવસ કોન્ફરન્સ થી તો એ રીતે ગીતાજીનું બુધવાર નેક્સ્ટ બુધવારથી આપણે સ્ટાર્ટ કરશું પ્રમેરત્ન સંગ્રહ સોમવારે લઈશું એટલે પ્રમેરત્ન સંગ્રહના ક્લાસ વાળા જે લોકો પણ અટેન્ડ કરે છે રેગ્યુલરલી તો ગીતાજીના ક્લાસમાં જરૂર એ લોકો અટેન્ડ કરે કે કેમ કે એમાં હવે ટીકા નથી લઈ રહ્યા આપણે શ્લોક શ્લોકાર્થ ઉપર જ જવાનો છે નારદ ગાંધીનું વિવેચન જે ભક્તિપરક છે સંપ્રદાય અનુસારી જે ટીકા છે એ ને શ્યામ તરફથીનું જે વિવેચન શ્યામ કાકા કેમ કે આખા ગીતાનો અર્થ ભક્તિ છે એ જ રીતે એને ઇન્ટરપ્રેટ કર્યું છે કે મને એવું લાગ્યું કે દરેક ચેપ્ટર દરેક અધ્યાયમાં છેલ્લે ભક્તિ નીકળે છે તો એ જે શ્યામ કાકા એનું જે ભક્તિપરક સંપ્રદાયના સંદર્ભમાં પણ સમજવાની કોશિશ કરશું તો નેક્સ્ટ બુધવારથી છે જે લોકોને અનુકૂળતા હોય જરૂરથી એને અટેન્ડ કરીએ આપણા બધા માટે સારું

તો કેવી પ્રકારની ગીતા આપણી રચાઈ હોત એ શાસ્ત્રાર્થોની અંદર તો છે તદ ઉપરાંત એવી રીતે ગીતાનું એક જ પુસ્તક છે એવી રીતે એક જ પુસ્તક કેવું હોત એ આપણે વિષય સમજવાનો વિષય હું પ્રશ્ન કરું છું શાસ્ત્રાર્થ મહાપ્રભુજીનું ગીતા ઉપર ભાષ્ય છે એ જ રીતે અલગ છે જ નહીં ગીતાજી ઉપર વાસ્ય જ છે મહાપ્રભુજીનું ગીતાજીનું જે ઇન્ટરપ્રિટેશન મહાપ્રભુજીએ લીધું છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ છે એટલે હવે નેક્સ્ટ બુધવારથી એને સ્ટાર્ટ કરીએ છીએ આપણે લોકો તો બધા અટેન્ડ કરજો સેમિનારમાં જે લોકો પાર્ટિસિપન્ટ હતા એ લોકો તો ખાસ કરજો એના સિવાય પણ જેમને જેમને અનુકૂળતા હોય તો ગીતાજી જે છે હા એટલે ગીતાજી ખાસ તો જે ઓનલાઈન છે જે લોકો પ્રમેરત્ન સંગ્રહ ક્લાસ અટેન્ડ કરે છે બુધવારના ગીતાજીના ક્લાસ અમૃત તરંગીણી અટેન્ડ નતા કરતા પણ હવેથી બુધવારથી આપણે જે માત્ર ગીતાજીનો ક્લાસ લઈ રહ્યા છીએ એને અટેન્ડ કરે અને એ ગ્રુપની અંદર પોતપોતાનું પાર્ટિસિપેશન બતાવી પણ દે કે કોણ કોણ રેગ્યુલરલી એ ગીતાજીના ક્લાસને અટેન્ડ કરશે જેનાથી સંખ્યા આપણી સામે આવે ને પછી શ્લોકને પ્રેઝન્ટેશનમાં જો આપણે ડિવાઈડ કરવા હોય તો એ એ વર્ગની અંદર આપણે કરી પણ શકીએ જે રીતે એક એક સુબોધીના અત્યારે ક્લાસમાં આપણે એક એક શ્લોક પ્રેઝન્ટ કરીએ છીએ એવી રીતે ગીતાજીમાં પણ એ જ ક્રમ રાખશું એક એક શ્લોકને કરીએ આપણે લોકો ગુજરાતી નામલાલ ગાંધીનું જ વિવેચન છે તો આપણને જે જે રીતે સમજાય એ રીતેનું વિવેચન બધા પાર્ટિસિપન્ટ કરે છેલ્લે શ્યામુકાકાનું જે અધ્યાયાર્થ છે એ કાકા કરાવે ને પછી શ્યામુકા બિરાજે ત્યારે એ રીતેનો શંકર સમાધાન થાય તો એ પ્રક્રિયાથી આપણે ગીતાજીનું અધ્યયન સ્ટાર્ટ કરીએ છીએ એટલે જે લોકો પણ એમાં પાર્ટિસિપેશન ઈચ્છતા હોય ને રેગ્યુલરલી કરવાના જ હોય પોતપોતાના નામ કોન્ફરન્સ પુષ્ટિ સ્વાધ્યાય કે વલ્લભાચાર્ય વિદ્યાપીઠ પુષ્ટિ સ્વાધ્યાય જે જે ગ્રુપમાં હોય એની અંદર બધા આપી દે કે જેનાથી એ સંખ્યા આપણી સામે આવે કે આટલા લોકોમાં પાર્ટિસિપન્ટ છે તે રીતે શ્લોકોનું ડિવિઝન પણ આપણે એ રીતે કરી શકીએ પેલા બધા એક જગ્યાએ મૂકી આવે છે આ મૂકી દો શું થાય કે કરવાથી જે લોકો જોડાવાના છે ના જાય હા તો એ તો કહી દેશું આપણે કાલે હા એટલે કાકા પાસે સર્ક્યુલેશન મેસેજ સર્ક્યુલેટ કરાવી દઈશું એ મેસેજ અપાવી દઈશું એની થોડા લખો લખી દઈશું હા એ કાકા લખી દે એટલે નેક્સ્ટ આવતા બુધવારથી કરશું ને પ્રમેરત્ન નો ક્લાસ તો સોમવારે રેગ્યુલર આપણે એટલે એ જ રીતે ચાલશે બે વખત એટલે કે બધા વખત પછી હું હતી શનિવારે તો ની ચાલે છે સાડા દસ નું ક્રમ રોજ એ રીતે ચાલશે વાર્તાજી ને પુષ્ટિપત્ર ઠીક છે તો આજનો અહીંયા રાખીએ